નિરાતે ઊંઘા આવે અને તો અહંકાર તો અહિયાં ઉતરે છે ને આ લોકો માર ખાઈ ખાઈ બહાર દુનિયા અંદર અહંકાર બધા ઉતરે છે ને માર ખાઈ ઉતરે અને આ તો સ્વેચ્છા એ જ્ઞાન અને એનો ટાઈમ થઈ ગયો એની ટાઈમ બાજવા વિકાસ મતલબ પછી બગડવા પછી આપણે નામ ના દે લગ્ન કર્યું બહુ પ્રકારના હતા અત્યારે સાત જ રાજા ગણાય રાજા હવ લોકો રાજા જગા ભાડુતી વાત ભાડુતી જમણ ભાડુતી અને તારી કલા ઓછું ટાઈમ દાડા તમારો તમારો કેટલા કેટલા દિવસ ધ્યાન રહેવા બે દિવસ તો દાદા ખરું પાછું એક દિવસ તો પેલી ત્રીજી ચોરીને ફર્યા કરવાનું એટલે બધા નોંધ લે કે આ જરા હાથે વાળી બે દિવસ નહીં ના જાણતો હોય અને લગન પર કિલ્લા જાણતા રહો છે સાદા વિશ્વાસ જતો હોય બરોબર છે આ બધા મહારાષ્ટ્રમાં કશું કઈ વિશેષતા નહીં દેખાતી મને વિશેષતા કેમ દેખાય શું કહું વિશેષતા દેખાય તો એટલે પાણી ચડી મોડા પર બહુ આગળ આપડા લોકો કેમ પાડી ચડી અને પછી ટાઈમ લાગે રાજા રાજા કોઈ નામ ના દે એનો બાપે વળે નહીં કોઈ વળે રાજા નું નામ નામે <laughs> રાજા થયેલા રાજા ની જાણ ત્રણ ત્રણ દિવસ રહી હશે રાજા ની જાણ પણ અને બીજી બીજી જુદી ઈલાઈ એ અલગ અલગ પંદર હજાર સુધી તમારે ચાલશે પંદર હજાર પંદર હજાર તમારે ચાલશે અત્યારે તો ક્યાંથી વરરા જાય છે કે ધીરે જો કપડા જો સાફા નવા સાફા <laughs> જે કામ જ્ઞાન લઈ જવાનું લઈ જવાનું તે પણ સામા સ્ટેશન આવે બધા બેન લઈને આવે આપડે ગાડી માંથી ઉતરીએ બધા ત્યારમાં એમાં આટલો બધો ધક્કો આમ ઉતર્યા પછી એવું કરે પછી ચેક કરો પણ પહેલું ભાઈ ના જે તમને પછી રાજા કહેતા રાજા ચાર ચાર તારીખ ચાર પાંચ ત્યાંસે સાંજે વડાલા એમને પ્રશ્ન છે કે અહીંયા આપણી પાસે ઘણા દુખિયા લોકો આવે છે દુઃખ નો ભાર હોય અને વિકૃત ભાવ હળવો કરવા માટે આવે છે અને આપ એને વ્યવહાર સરળનીતિમાંથી અમુક અમુક બોલવાનું કહો છો પછી સ્ત્રી મંત્ર બોલવાનું કહો છો એનાથી હવે એમનું કહેવું એમ છે કે આ જે કર્મો છે કર્મની નિદ્રા થઈ રહી છે કર્મો ભોગવે છૂટકો જ છે તો આ બધું દાદા કહે છે એ કરે તો કર્મ પછી હળવા થઈ જાય એમને તો આ વેળ થઈ જાય હલકા કરી હલકા કરી નાખે એટલે લોકો કાંગો છોડે નહીં હલકા કરી નાખે પેલો પેલો સુરીનો ઘાસ હોય જાય એના જેવો હા બહુ વાર ના ખાવ થોડા વાર પતી જાય ઓછી એ ધર્મ ઉદીર્ણા નો પ્રશ્ન છે તો એ કહે છે કે ઉદીર્ણા એટલે આપણે જે કર્મો ખપતા હોય તે પાછા જે બાકી હોય એ પહેલા કપાઈ જાય એવી જે ઉદીર્ણા કરે છે એ એવું શક્ય છે બની શકે ખરું અહંકાર મજબૂત કરી અહંકાર થાય પણ આ આપણા મહાત્મા હોય તો અહંકાર રહ્યો નહીં પછી ઉદેડા નો સ્વાદ આવે નહીં ને એને ઉદેડા હોય જ નહીં પછી પણ અહિયાં બધા પેલા જૈન સાધુઓ પેલા ઉદીણા કરતા હતા બધા એ જ એના માટે જે ઉદીણા હશે પેલા પતી જાય એનું શું કારણ કરે શા માટે કરવું પડે એમ કરવાનું જરૂર શું પાછળ શું કહે પેલા મોકલી લો એ પોતાનો નિશ્ચય નિશ્ચય નિશ્ચયથી થતો હશે કે કેવી રીતે થતો હશે મારે ઉદયના કરવી છે આગળ નિશ્ચય થતું પોતાના એ ભૌગોલિક શક્તિથી થાય કે આર્થિક શક્તિથી થાય બધે સંસ્કૃતિ અહંકાર અહંકાર જેમ આપણે બે ત્રણ કાળા પીવા વખતે કાચા હોય ને આપણું જગતમાં તમારા પીવા વખતે કાચો થાય અને કાલે તમારા પાક કરવા થયા નથી કોઈ બુદ્ધિશાળી આવે અને કારક પૂછે છે કે પાછળથી સુખ મેળવવા માટે આ ઉજવણા કરે પણ જે સુખ મળે એ પણ ભૌતિક જ ને નિરાશ તોફાન જપ તપ જપ તપ ને બધું કરે છે એ કર્મ ખપાવવા માટે કરે છે એમ કે છે આ તપ કરે છે ઉપવાસ કરે આંબેલો કરે મોટે મોટા અક્ષયો કરે અને જપ કરે બધું કરે તો કર કપાવવા માટે કરે છે તો એનાથી કર કપે ખરા કર કપાય નથી કારણ ખબર નવા બીજ પડે અને નવા બીજ પડે એના કર્મ ખપતા જાય અને પાછી નવા બીજ પડતા જાય પુણ્યના પુણ્યના બીજ પડે કોને બંધાય કોને બંધાય છુટકારો ઉપવાસ કરે બોલે ઉપવાસ કરતો ના હોય એમાં ઉપવાસ કરે તો લાઈને કેવી રીતે લાઈને આ તો નીકળી જતી હશે નીકળી જતી હશે ખબર નથી આપણને અસર રહે કે નહીં ખબર નથી પછી એક જ જગ્યાએ જે વધારે વેચતા હોય તમારે મોટી મોટી વેચતા બરાબર એટલે પણ તપ તો ઉદયાધીન છે ને તપ જે આવે ઉદયાધીન છે ને. હા મનમાં મારે કેમ નહીં કરે? એ જ કહું છું. આપણે આ ધાબાએ પ્રતિકાર બધા જે હતા, અત્યારે થઈ રહ્યા નથી બધાનું ઉદાહરણ. બરાબર. મારે બી વિદ્યાર્થી મારા જે દીક્ષા લીધી એ પણ ઉદયાધીન ઉદયાધીનના you પછી આ ચાર્જ ના થાય પેલું પૂન બંધાતું હતું હવે આ પૂન ને બંધાય બંધાય પૂછે છે કે દીક્ષા વગર દીક્ષા વિના મોક્ષ ખરો દીક્ષા વગર મોક્ષ નહીં એ નહીં દીક્ષા વગર મોક્ષ નહીં તો અમે દીક્ષા લીધી દાદાની દીક્ષા લીધી કહેવાય એ દીક્ષા છે એ દીક્ષા છે તમે દીક્ષા કયા આપો છો પૂછો કે જૈનોમાં જે દીક્ષા આપવામાં આવે છે દીક્ષા વેતરાજી ડિસ્ટર્બન્સ ના કેવું બચપનથી ડિસ્ટર્બન્સ બરોબર દીક્ષા વિકરા આપણા વિકરા પણ હોય ને ધર્મ નહીં ધર્મ ખરો સુધાર દે મોક્ષ માર્ગ ધર્મ શુદ્ધ માર્ગ શુદ્ધ માર્ગ શુદ્ધ ધર્મા ધર્મ નો માર્ગ હોય સુભાષ તો સુભાષ અને તે મુસ્લિમાન છે હેવન જૈનમાં એવો અને દહીંમાં પણ શુદ્ધ માન છે એટલે બધા હતા એટલે બધું આપણે બધાઈ ગયું ખરાબ થઈ ગયું દાદા જાણતા નથી એવું નથી લાગતું જાણતા તો હોય પણ પ્રાપ્તિ ન હોય તો કરે શું આ સાધુઓ છે જૈન આચાર્ય બધા છે એ શુભાશુભ માર્ગ કે છે પણ હવે શાસ્ત્રોમાં લખ્યું છે કે આ સમયમાં મોક્ષ નથી એટલે એ લોકોએ બાજુ પર મૂકી દીધું કે આ સમયમાં મોક્ષ નથી એટલે પોતાને પ્રાપ્તિ નહીં બીજાને પ્રાપ્તિ કરાવી શકે નહીં આમ તો ખબર હોય કે મોક્ષ શુદ્ધ માર્ગ ઉપર જવાથી પ્રાપ્ત થઈ શકે છે પણ શુદ્ધ માર્ગ પોતે અંગીકાર ન કર્યો હોય તો ક્યાંથી બીજા શુદ્ધ માર્ગમાં મૂકી શકે ખબર તો હોય જ સાપેક્ષ આ કાળમાં આ ક્ષેત્રે આ કાળમાં આ ક્ષેત્રે બરોબર બીજા ક્ષેત્રમાં અને મોટી કરવા કેવો પચીસ હજાર ગયેલો એક લાખ રૂપિયા હતો લાખ રૂપિયા હતો અને અત્યારે મોટી ભગવાન કે છે તે કેટલા રૂપિયા એક પૈસો ઓછો એક લાખ એક જ પૈસા ઓછા એક પૈસા ઓછો પૂછતા જવાનું બીજા પૂછતા બરોબર પણ ક્રમિક તો એ શક્ય છે જ નહીં ને કારણ કે વચન કાયા ની એકાત્મતા નથી એટલે એ તો બની શકે એવું છે જ નહીં ને હા સર્ટિફિકેટ બંધ થઈ ગયું છે ને પછી એ કે છે એ સાચું જ કે છે ને એવું કેવા જવું થાય કે કાર્ડ કાર્ડ નું કારણ કાર્ડ નું કારણ કે અનન્ય ભક્તિ અનન્ય ભક્તિ એ કોને અનન્ય ભક્તિ કોને કહેવાય દાદા કે દેખાય છે દેખાય દેખાય જરા એને નીચા જોવાનો નીચા મૂકવાનું એ મને માને આવું જેમ સ્ત્રીઓમાં હોય પુરુષો માં પણ એનું હોવું ઘટે હોવું જ જોઈએ હા હતી જયાબેન પૂછે છે ભક્તિ અને પ્રેમ એ પ્રેમ પ્રેમથી થતી હોય ને જયબેન પૂછે પ્રેમ શું છે ભક્તિ શું છે પ્રેમ જે વખત ના થાય મારું નામ હોય પણ વધે નહીં અને ઘટે નહીં જો વધી જાય તો આસક્તિ કહેવાય ઘટી જાય તો વધઘટ થાય આસક્તિ ઘટી જાય તો આસક્તિ એટલે ગધે વધે નહીં એ પ્રેમ કહેવાય ઘણી ઘણી જગ્યા પ્રેમ ઘટના એવું બરોબર ઘણી કઈ વસ્તુ લાવે કે પ્રેમ વધી જાય તે આસક્તિ આસક્તિ છે એટલે ભગત આપણે શું ચાલુ પ્રેમ બીજું પ્રેમ તો જ્ઞાની વૃત્તિ મળે ભગવાન લોકોને લાયસન્સ કરે છે એ પ્રેમથી જ લોકોને શીખી ગઈ પ્રેમથી બહુ જ્ઞાનથી માણસ સુધારી એટલે જ્ઞાન બુદ્ધિમાં શું છે બધી ઘટના ત્યાં અલૌકિક છે એમાં લૌકિકતાનો અંશ ના જ્યાં એમ કે છે કે મને પ્રેમ પ્રેમ પ્રેમ ઉભરાય છે આ જ્ઞાન પછી એમને જે અનુભવ થાય છે એમાં કઈ પ્રેમ પ્રેમ પ્રેમ ઉભરાય છે એ શું છે પ્રશસ્ત રાગ છે જે રાગ થી સંસારના રાગ તૂટી જાય જે રાગ થી સંસારના રાગ એટલે બીજા સંસારમાં જે રાગ ફસાયેલા છે બધા પાછા અને પ્રશસ્ત રાગ પ્રશસ્ત રાગ અને પ્રશસ્ત રાગ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ પ્રશસ્ત રાગ પ્રત્યક્ષ મોક્ષ નું કારણ એ રાગ મોક્ષ એ રાગ ભણશે નહીં એકાદ હજાર બાંધે પણ પ્રત્યેક મુદ્દ રાગ થાય જ પડે કારણ કે રાગમાં સુધારે જ નથી એ રાગમાં સુધારે તો નથી એ તો નથી આપણે ઉપકાર કચરો રાગ ઉપકાર કચરો રાગ સતત રાગ બધા રાગ છોડાવે બીજા રાગ છોડાવે બીજા રાગ એવો હતો ને એવો છૂટી જાય ખાલી એવો માર મારતી નથી નીકળી રહે મને તારા ગમતું નથી માથું નીકળ્યું મને તારા ગમતું નથી મારું કારણ હમણાં બધા ના ના કરતો ના કરતો આપણે આ મીઠું બોલતી હોય મીઠું બોલતી હોય એટલે આસક્તિ છે ને આસક્તિ છે અને આજે આસક્તિ ને પ્રેમ કહેવામાં આવે આસક્તિ ને પ્રેમ જગત ના એને ત્યાં પ્રેમ કહેવામાં આવે આ તો બધો મારા પ્રેમ મારા ભોગવે છે પોતાનું હા તો મુશ્કેલ છે ઘણું મુશ્કેલ કોઈ નીકળે લાખમાં એકાદ એવું પેલું નીકળતું હશે કદાચ એવું ના હોય એને અનન્ય પ્રેમ કહેવાય અનન્ય પ્રેમ કહેવાય એને જે આ પોતાની જાતને હોમી દે પોતાના પ્રેમ ને ખાતર એ અનન્ય પ્રેમ કહેવાય નથી કહેવાય પેલા પ્રેમ ને આ પ્રેમ થી અલગ કેવી રીતે પાડી શકાય ને પેલો વધઘાટ ન થાય એવો આસક્તિ ના ગણાય ન ગણાય પણ પેલા પ્રેમમાં ન ગણાય ને એને વધઘાટ ન કરે પેલામાં ન ગણાય તો આને શું કેવાય અને અનન્ય પ્રેમ કેવાય આને પ્રેમ કહેવાય માં એને પ્રેમ કહેવાય અને એનું ફળ બહુ ઊંચું બને હા એનું ફળ ઊંચું બહુ ઊંચું બને પણ એવું બને નહીં એવું પોતાની જાત કોણ પોતાની જાતને ફેરફાઈ રાખીને એવું કામ કરેલા છે હા એ તો જયારે એકબીજા ભેગા થાય ભણતા પહેલા ત્યારે આવું બધું બોલતા હોય છે પછી વર્તનમાં હોય કે નહીં ખબર નહીં બોલતા હોય આવું પ્રેમમાં નિષ્ફળ જાય પ્રેમના પ્રેમમાં નિષ્ફળતા મળે અથવા તો બે જણા પ્રેમી હોય અને કઈ ઘરનો સાથ ન મળે અને આપઘાત કરે આવું બને છે ઘણી વખત તો એ જે પ્રેમ છે એ પેલો પ્રેમ ગણાય એ કયો પ્રેમ ગણાય રખડેલ પ્રેમ રખડેલ પ્રેમ કરતા માણસે આવો પ્યાર થાય ના કરતા એને પ્રેમ જ કેમ કહેવાય ઇમોશનલ ઇમોશનલ ઇમોશનલ છે પાપા આગળ સુઈ જાય હા સુઈ જાય છે ને અને પછી આપણે અમે એકલા જીશું હા તેની આશા કોઈ કરવી નહીં એ એના કરતા ભેગા થાય જ નહીં ઈચ્છા એવી હોય તો પણ ઈચ્છા કે કર્મ કરવાનો ફળ પેલા પૂછવા તમે કહેજો ભગવાન કેવા અનાથ જ્ઞાની અનાસક્ત જ ને જ્ઞાન સિવાય બધા બધા છે પણ તે બધા આ બધા કઈ પણ આસક્તિ માણસે ટેન્શન ઉભું થાય શું થાય ટેન્શન ઉભું થાય આસક્તિ થી ટેન્શન ઉભું અને ટેન્શન થી બધું મોડું બગડે પછી મોડું બગડે જયારે જ્ઞાન પૂછે ત્યાં એ આસક્તિ આસક્તિ બનતું નથી કોઈ આસક્તિ ના આસક્તિ નથી બધું ડ્રામેટિક ડ્રામેટિક નાની પણ ડ્રામેટિક રહે ડ્રામા જ ત્યારે એ નાની ને ડ્રામા કરવાની શું જરૂર નાની ને ડ્રામા કરવાની શું જરૂર સુધાબેને ખોટું લાગે સુધાબેને ખોટું લાગે